કેમ છો મારા નાના નાના ટાબરિયાઓ ઓહો આજે તો ખુશી આવી છે અવધ આવ્યો છે નચિકેતા દેવી આવ્યા છે તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો હા ભાઈ હું છું વાર્તા કહેનારો ચાલો આજે હું તમને ગીજુભાઈ બધેકાની એક સરસ મજાની વાર્તા સંભળાવીશો વાર્તાનું નામ છે સુપડ કન્ના રાજાની વાર્તા ધ્યાનથી સાંભળજો એક હતો રાજા એકવાર શિકારે ગયો શિકાર પાછળ એ તો બહુ દૂર નીકળી ગયો પણ શિકાર એના હાથ લાગ્યો નહીં હો ભાઈ પછી તો સાંજ પડી અને એને તો બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી રાજા રસ્તો ભૂલી ગયો એટલે એને ગામમાં જઈ શકાય એવું તો નહોતું એટલે પછી એ એક વડલા નીચે ભૂખનો વિચાર કરતો બેઠો એને તો બહુ ભૂખ લાગી હતી એટલામાં વડલા ઉપર એણે એક ચકી ને એક ચકો જોયા રાજાને તો બહુ ભૂખ લાગી હતી હો એટલે તેણે એ ચકો ને ચકીને મારીને ખાઈ જવાનો વિચાર કર્યો ચકલાઓ તો બિચારા માળામાં શાંતિથી બેઠા હતા ત્યાંથી તેમને પકડીને ગળા મરડી નાખીને શેકીને રાજા તો ખાઈ ગયો ઓ એને તો ઓડકારે આવ્યો રાજાને તો આથી મોટું પાપ લાગ્યું હો પણ અને એ પાપને કારણે તરત જ અરે તરત રાજાના કાન સુપડા જેવા થઈ ગયા મોટા મોટા રાજા તો વિચારમાં પડ્યો કે હવે તે કરવું શું એ તો રાત્રે છાનો માનો રાજમહેલમાં પેસી ગયો અને એના પ્રધાનને બોલાવી અને બધી વાત કહી શું કીધું પ્રધાનને એણે કીધું જાઓ પ્રધાનજી તમે કોઈને આ વાત કહેશો નહીં અને કોઈને અહીં સાત સાતમે માળે આવવાય દેશો નહીં પ્રધાન કે ઠીક ત્યારે પ્રધાને તો કોઈને વાત કહી નહીં હો એટલામાં રાજાને હજામત કરાવવાનો દિવસ આવ્યો દાઢી કરાવવાનો દિવસ આવ્યો એટલે રાજાએ કહ્યું માત્ર હજામને આવવા દેજો ઉપર દાઢી કરવા વાળાને માત્ર હજામ એકલો જ સાતમે મારા પહોંચ્યો હજામ તો રાજાના સુપડા જેવા કાન જોઈને વિચારમાં પડી ગયો રાજા કે એલા ધનિયા જો કોઈને મારા કાનની વાત કરી છે તો ગાણીએ ગાલીને તેલ કાઢીશ તારું જીવ તો નહીં જવા દઉં સમજો હજામ તો બિચારો હાથ જોડીને કે હો બાપુ હું તે કાંઈ કોઈને કહું હું તો કોઈને કાંઈ ન કહું ધનિયો તો રોજ આવે ને જાય પાછો આવે ને પાછો જાય રાજાની દાઢી કરી જાય પણ કોઈને વાત કરવાનો વિચારે કરે ખરો હો પાછો પછી તો એ એક દિવસ જંગલમાં જવા ગયો એના વાત તો પેટમાં રહે નહીં ઉછાળા માર્યા કરે અને મોઢેથી નીકળું નીકળું થાય છેવટે એ દાઢી કરવાવાળા હજામે છે ને જંગલમાં એક લાકડું પડ્યું હતું ને એને કાનમાં વાત કીધી શું કીધું રાજા સુપર કન્નો રાજા સુપર કન્નો લાકડું તો આ વાત સાંભળી ગયું એટલે એ બોલવા લાગ્યું રાજા સુપર કન્નો રાજા સુપર કન્નો ત્યાં તો એક દિવસે જંગલમાં એ લાકડાની પાસે સુથાર આવ્યો સુથારે લાકડાને આમ બોલતું જોઈ અને એ તે વિચારમાં પડ્યો એટલે સુથારે વિચાર કર્યો કે લાવને આ લાકડાના વાજિંત્રો બનાવું અને મારા રાજાને ભેટ આપું એટલે રાજા પાછા મારા ઉપર ખુશ થાય ને સુથારે આવો વિચાર કરી અને એ લાકડામાંથી એક તબલું એક સારંગી અને એક ઢોલકી બનાવ્યા સુથાર રાજાને એ નવા વાજિંત્રો ભેટ દેવા ગયો ને ત્યારે રાજાએ કેવરાયું મહેલમાં નીચે બેઠા બેઠા સંભળાવો રાજા તો સાતમે માળે હતા સુથારે તો વાજિંત્રો મૂક્યા એટલે છે ને તબલું વાગવા લાગ્યું ડુંબક ડુંબક ડુંબક રાજા સુપડ કન્નો ડુંબક ડુંબક ડુંબક રાજા સુપડ કન્નો ત્યાં તો થોડીક વારમાં સારંગીએ ઝીણા ઝીણા સૂરે લલકારવા લાગી તને કોણે કીધું તને કોણે કીધું એટલે ઢોલકી ઊંચી નીચી થઈને ડબક ડબક ડબક બોલવા લાગી ધનિયા હજામે ધનિયા હજામે ધનિયા હજામે સાતમાં માળે રાજા બેઠો હતો ને એ આ સાંભળી ગયો એટલે સુથારને ઈનામ આપી વાજિંદ્રો પોતાની પાસે લઈ અને પોતાનો બધો ભરમ ખુલ્લો ન પડે ને એમ એને રવાના કરી દીધો છાનો માનો પછી રાજાએ ધનિયા હજામને બોલાવ્યો દાઢી કરવાવાળાને અને પૂછ્યું બોલ ધનિયા તે કોઈને વાત કહી છે ધનિયો કે ના મારા મા બાપ સાબ કોઈને નથી કહી પણ વાત પેટમાં બહુ ખદબદતી હતી એટલે એક લાકડાને કહી છે પછી તો રાજાએ ધનિયાને કાઢી મૂક્યો અને એ સુપડકણના રાજાની વાર્તા આમ પૂરી થઈ આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું તમે બધા આ સુપડકણના રાજાની વાત યાદ રાખજો ચકોને ચકીને આવી રીતે મરાય નહીં બધાને પોતપોતાનું જીવન જીવવા દેવું જોઈએ ને ચાલો તો આવજો કાલે બીજી વાર્તા